કરો છેલ્લે જે અગિયારમો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન યોગ એને પૂરું કરી આજથી ભક્તિ યોગ સ્ટાર્ટ કરવાનું છે પેલા જે પુરુષોત્તમજી અમૃત તરંગીણીમાં એ આજ્ઞા કરે છે કે મતકર્મકૃત અગિયારમા અધ્યાયનો જે પંચાવનમો શ્લોક છે ત્યાં ભગવાને સગુણ ભજનની આજ્ઞા કરી અને આઠમા અધ્યાયની અંદર યદક્ષરમ વેદ વિદો વદંતી ત્યાંથી જે અક્ષરની ઉપાસના કરે છે એને પસંદગતિ પ્રાપ્ત થાય છે એવું વર્ણન કર્યું તો ભક્તિના જે શટક છે સાતમાંથી લઈને અને બારમા અધ્યાય સુધી જેમ શ્યામકાકા ભક્તિઓ વાળી પુસ્તકમાં એવી આજ્ઞા કરી કે સાતમાંથી લઈને અને બારમા અધ્યાય સુધી જે ભક્તિનું શટક છે એમાં આવા બે સેન્ટેન્સ ભગવાને આપ્યા છે એક જગ્યાએ સગુણ ભજનની વાત થઈ અને બીજી જગ્યાએ જે અક્ષરની ઉપાસના કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે એવી આજ્ઞા આપી ને અગિયાર માધ્યમમાં પણ વિશ્વરૂપ દર્શન યોગમાં પણ ભગવાને પોતાનું વ્યાપક રૂપ બતાવ્યું તો અર્જુન એ વિષયમાં અહીંયા પહેલા શ્લોકથી પ્રશ્ન કરી રહ્યા છે કે એ બે જાતનું જે ભજન છે ભગવાનના જે બે રૂપ છે એ બંનેમાંથી કોની અંદર જો ભક્તિ કરવામાં આવે તો એ વ્યક્તિને ભગવાન શ્રેષ્ઠ માને છે ત્યાંથી આ અધ્યાયનો ઉપક્રમ થઈ રહ્યો છે ભગવદ ગીતા સુભક્તિ યોગમાં શ્યામુકાકા એવી આજ્ઞા કરે છે કે સાતમાંથી લઈને બારમા અધ્યાય સુધી જે શટક ચાલ્યું છે એમાં ભક્તિ યોગ જે છે એનો ઉપસંહાર કરે છે અહીંયા ભગવાન એટલે ભક્તિના ષટકનું ફલિત અર્થ જે છે એ ભક્તિ યોગ આ બારમા અધ્યાયની અંદર ભગવાન સમજાવી રહ્યા છે એવમ સતત યુક્તાએ भक्तास्त्वाम्पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के યોગ વિત્તમાહ શ્લોકાર્થ એવી રીતે નિરંતર યુક્ત થઈ જે ભક્તો આપની સર્વ પ્રકારે સેવા કરે છે અને જેઓ અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે તેઓમાં યોગ વિત્તમ કોણ વિવેચન આઠમા અધ્યાયના શ્લોક અગિયાર તેર સુધીમાં અક્ષરની ઉપાસના કહી વિશ્વરૂપનું પણ અક્ષર તરીકે નિરૂપણ કર્યું વળી અક્ષર ભગવત ધામ છે તેથી ભગવાનથી કંઈક ભિન્ન છે એમ જણાય છે તેથી ભગવાન અને ભગવત ધામ રૂપ અક્ષર એ બેની ઉપાસના કરનારમાં કોણ શ્રેષ્ઠ છે એની જિજ્ઞાસા થવાથી અર્જુન પ્રશ્ન કરે છે અધ્યાય અગિયાર શ્લોક પંચાવન માં ભગવાને પોતાની સેવાનો પ્રકાર કહ્યો તે પ્રમાણે નિત્ય ભગવત સેવામાં રૂપ યુક્ત રહેનાર જે ભક્તો સૌમ્ય રૂપ ભક્તોને માટે શરીર ધારણ કરનાર સર્વ વિભૂતિઓના મૂળ રૂપ નિરવધિ નિરતિશય સૌંદર્ય સૌશીલ્ય સર્વજ્ઞત્વ સત્ય સંકલ્પત્વ વગેરે અનંત ગુણોના નિધિ રૂપ કેવલ આનંદમય કરપાદ મુખ ઉદર વગેરે અંગોવાળા પોતાની મન માયાથી મનુષ્ય વિગ્રહ ધારણ કરેલા પરિપૂર્ણ પુરુષોત્તમ આપની સેવા કરે છે અને અન્ય દેવોની ઉપાસના કરતા નથી અને જે ભક્તો અવ્યત અક્ષરની ઉપાસના કરે છે તે બે મધ્યે વિશેષ યોગ જાણનાર કોણ છે તે આપ કહો આ અધ્યાયના પહેલા ત્રણ શ્લોક શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્ર ચાર ત્રણ સત્તર ઉપરના અણુભાષ્યમાં કરેલું છે એટલે અર્જુન સોરી એટલે અર્જુન અહીંયા એ વિષયમાં પ્રશ્ન કરે છે કે બે જાતની ઉપાસનાના પ્રકાર ભગવાને અત્યાર સુધી બતાવ્યા છે તો એ બંનેમાંથી ને એ બંને ઉપાસનાના પ્રકાર ભક્તિના ષટક અંતર્ગત આવે છે એક આઠમા અધ્યાયમાં અને બીજું અગિયારમા અધ્યાયમાં તો અક્ષરની પણ ઉપાસના વાળાને પોતાની પ્રાપ્તિ રૂપ ફલ બતાવ્યું અને જે સગુણ ભગવાનના સાકાર રૂપની ઉપાસના કરે છે એને પણ પોતાની પ્રાપ્તિ રૂપ ફલ બતાવ્યું એ બંને બંનેમાંથી કયા સ્વરૂપનું ભજન કરવા વાળા ભક્ત ને ભગવાન ઉત્તમ ગણે છે એ વિષયમાં અહીંયા અર્જુન અર્જુનની શંકા છે ભગવાન ઉવાચ મૈયાવેશ હા તો તમારે સંભળાય નહીં આમાં આર્યું પણ ત્યાં સુધી નહીં અહીંયા આવી જી દંડક પ્રણામ એટલે આ પ્રશ્ન એટલે ઘણી વખત થયો છે પણ એનું મને સમાધાન સરખી રીતે નથી મળ્યું કે અક્ષરની ઉપાસના તો એટલે અવ્યક્તની ઉપાસનાનું કેવી રીતે શું પ્રકાશ હોઈ શકે એ મને થોડું સમજવું હતું અક્ષર એટલે અક્ષર અક્ષરે પુરુષોત્તમ રૂપ જ છે પણ એ ભગવાન નું અક્ષર મતલબ અવ્યક્ત રૂપ છે તો એ અવ્યક્તની ઉપાસનાની શું પ્રક્રિયા છે એ મને થોડી સમજી છે આ પહેલા પણ મેં એક બે વાર પૂછેલો છે આ પ્રશ્ન પણ મને તે વખત બરાબર સમજાયું નથી આ આગળના અધ્યાયમાં પણ આ વાત આવી અહીંયા આગળ પણ આ વાત આવે છે એટલે હું રિપીટ કરું છું આ વાત એટલે અક્ષર ની ઉપાસના નો પ્રકાર તો જે જ્ઞાન માર્ગીઓ ધ્યાન કરે છે એ ભગવાન ના નિરાકાર રૂપ નું એ ધ્યાન કરવું એ જ અક્ષર ની ઉપાસના છે એટલે એની પ્રક્રિયામાં કઈ હોય તો એમ ધારણા ધ્યાન અને સમાધિ એ સિસ્ટમ છે એટલે જે સાંખ્યના વિષયમાં આપણે બાલબોધમાં જોઈએ છે ને એ તો ચલો ભલે સ્વતઃ મોક્ષનો પ્રકાર છે તો એમાં સૌથી પહેલા ધ્યાન જનિત વૈરાગ્યનું આવવું નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક થવો પછી બધા સાંસારિક પદાર્થોમાંથી વૈરાગ્ય અને એના પછી સંન્યાસ સંન્યાસના ગ્રહણ કરી શકે વ્યક્તિ અત્યારે યોગ્ય માર્ગો તો જે ધારણા ધ્યાન અને સમાધિનો પ્રકાર છે એ જ અક્ષરની ઉપાસનાનો પણ પ્રકાર છે કે ભગવાનના એ નિરાકાર રૂપનું ધ્યાન કરવું અને એમાં પોતાના ધ્યાનને કેન્દ્રિત કરવું તો એ જ એની ઉપાસનાનો પ્રકાર છે બીજું તો કઈ નથી આમાં એટલે નું ધ્યાન કેવી રીતે એટલે આમાં ધ્યાનથી જ ઉપાસના કરવાની છે કે ધ્યાન ધ્યાનથી જ ઉપાસના એટલે એમાં કોઈ તો પછી નિરાકારનું ધ્યાન એ કેવી રીતે કરતો હશે જે વ્યક્તિ કોઈ જ્ઞાની છે ચલો એટલે એ વ્યાપક રૂપ છે ભગવાનનું જે બધા નામરૂપ કર્મોની અંદર ભગવાન પ્રકટ થયા છે આ બધા રૂપોની અંદર ભગવાન વ્યાપક રૂપે સ્થિત છે તો એ વ્યાપક રૂપની ઉપાસના કરવી અને બ્રહ્માત્મક જગતને એ રીતે જોવું અને એનો એવો વ્યવહાર પણ બની જવો કે આ બધું બ્રહ્માત્મક આખી સૃષ્ટિ છે તો એ એમાં પોતાને પણ બ્રહ્મરૂપ જાણવું પોતાની આત્માને પણ બ્રહ્મના અંશરૂપ જાણવું એમ કરીને એ એ ભગવાનના એ અવ્યક્ત રૂપનું ધ્યાન કરે છે પછી એમ કરતા એટલે એનાથી એને છેલ્લે એને થશે શું એ અક્ષરની આવી રીતે ઉપાસના કરે એટલે જે કંઈ જળ ચેતન છે એની અંદર એ ભગવદ રૂપને જોવાની કોશિશ કરશે બરાબર અને પછી પોતાનામાં પણ જોવાની કોશિશ કરશે અંતમાં એનો લય થશે એ લય અક્ષરમાં થશે એ એ કેવી રીતે પછી એટલે એમાં શું થશે છેલ્લે એટલે જે સમાધિની જેવી રીતે અવસ્થા છે જે વ્યક્તિ સમાધિસ્થ છે ધારણા ધ્યાન અને સમાધિ હવે ધ્યાનમાં આપણે એવું કહીએ છીએ કે જે વસ્તુનું ધ્યાન એ યોગી કરે છે એના સાથેની આત્મા એકાકાર થઈ જાય છે એટલે જેના માટે ભગવાને અહીંયા આગળ કદાચ અક્ષરબ્રહ્મ યોગમાં જે ઉદાહરણ આપ્યું હતું કે જેવી રીતે પવન રહિત સ્થાનની અંદર જે અગ્નિ મતલબ દીવાની લો હોય એ કેવી રીતે એક સ્થાન ઉપર સ્થિર હોય વિધાઉટ પવન એ બિલકુલ પણ હલે નહીં એવી જે એની અચલ સ્થિતિ થઈ જાય છે એવી સ્થિતિ એ ધ્યાન યોગીની થઈ જાય છે જે અક્ષરબ્રહ્મનું ધ્યાન કરે છે એટલે એટલી બધી સમાધિ ભગવાનના એ રૂપની અંદર સ્થિત થઈ જવી એટલે જો કે પોતાને પણ ભગવાનનું અંશ જાણે છે એટલે પોતાની આત્મામાં ભગવાનની પોતાને ફીલ કરવું કે એનું ધ્યાન કરતા રહેવું ને એ ધ્યાનના કારણે એની આત્માનું તદાકાર થઈ જવું કે એવી અચલ સ્થિતિ પ્રાપ્ત કરી લેવી એ સમાધિ છે પછી જ્યારે એનું પ્રારંભ કર્મ પૂરા થાય અને શરીરનો નાશ થાય ત્યારે પછી એ આત્મા એ નિરાક મતલબ ભગવાનના એ અવ્યક્ત રૂપની અંદર લીન થઈ જાય છે સચિત આનંદમાં પ્રણાલી હોતી તો વાત સમજ માં આવી જતી પણ આપણે એટલે યોગ ની પ્રણાલીમાં એવું છે કે હવે જેવી રીતે સાંખ્ય માર્ગી છે એ પણ ત્યાગ કરે છે અને સંન્યાસ ગ્રહણ કરીને પોતાના ઘર પરિવારને છોડીને નીકળે પર્યટનશીલ રહે પણ હવે એના માટે પણ સાધના તો એ જ ધારણા ધ્યાન સમાધિની જ છે એ પણ તપ કરશે એ પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરશે એ પણ ધ્યાન કરશે તો સાધનામાં તો એ જ વાત ચાલી રહી છે પણ માર્ગ બદલાઈ જાય છે તો માર્ગ ભેદ થી આ બધું બદલાઈ જાય છે હવે એ જ યોગ માર્ગી પોતાના ઘરમાં પણ એ જ ધ્યાન ધારણા સમાધિનું આચરણ કરશે ને જે સંન્યાસી છે એ પણ સંન્યાસ ધર્મનું પાલન કરવાની સાથે સાથે ધ્યાન તપસ્યા વગેરે કરશે તો સાધના તો કોમન છે માર્ગમાં ત્યાગ અને ત્યાગનો ભેદ છે એટલે અહીંયા પણ એ જ પ્રકારે લેવા પ્રકાર તો એ જ ચાલવાનો છે એ જ તપ એ તપ થશે એ જ ભગવાનના સ્વરૂપનું ધ્યાન થશે એમાં જ ધારણા એમાં જ સમાધિ પણ એ અક્ષરને પ્રાપ્ત કરવા માંગે છે તો એનું ધ્યાન વિષય બદલાઈ જશે એટલે કેમ કે ત્યાં તો જે સ્વતઃ મોક્ષ પ્રકાર છે એમાં તો સ્વરૂપ સ્થિતિ ફલ મળે છે ને આને અક્ષર બ્રહ્મ ની અંદર સાયુજ્ય મળે છે એટલે એ જ કહું છું કે સાધના તો કોમન ધારણા ધ્યાન સમાધિ વાળી ચાલવાની છે પણ જે મોટિવ છે એ બદલાઈ જાય છે માર્ગના ભેદના કારણે એટલે ઉપાસના થી અહીંયા કઈ તમારે આપણે પેલી પ્રકાર આપણે જેવી રીતે ભક્તિ ભક્તિ માર્ગે ઉપાસના છે ઉપાસના એ જ હું પૂછવા માંગુ છું ખાલી વાત હા એટલે નામ માત્ર ઉપાસના છે બાકી બધું આમ જ કરવાનું છે એટલે ભગવાનના સ્વરૂપ નું ધ્યાન કરવું છે હવે એની ઉપાસનામાં સાધના ધ્યાન છે એની જે પ્રકારની સાધના છે પણ એમાં કઈ આવું કઈ સ્થાપન કરવું કોઈ ભક્તિ એવું કોઈ રૂપ નથી હા કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ અહીંયા હતો એટલે ઉપાસનાનો મતલબ એ કે જે કોઈ પણ માધ્યમથી ભગવાનના સ્વરૂપના પ્રાપ્તિ માટે કોઈ પણ સાધન કરતો હોય એના માટે ભગવાન ના અવ્યક્ત રૂપ ની ઉપાસના છે શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશે મનો એવાં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરો પરયોપેતાસ્તે મેં યુક્તતમા મતા શ્લોકા જેઓ મારામાં મન રાખી નિત્યયુક્ત રહી ઉત્તમ શ્રદ્ધા રાખી મને સેવે છે તેઓને હું યુક્તતમ માનું છું વિવેચન શ્રી ભગવાન અર્જુનના પ્રશ્નોનો ઉત્તર આપે છે સર્વના નિયંતા સકલ અલૌકિક ગુણો વાળા સાક્ષાત મન્મથ ના પણ મન્મથ પરમાનંદ રસાત્મક સર્વના મૂળભૂત સાક્ષાત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એવા મારામાં જેઓ મન રાખી માત્ર પ્રેમથી અથવા બીજા હર કોઈ સંબંધથી નિત્યયુક્ત રહી આપણા ભજનીય પ્રિયતમ પ્રભુ આજ છે અન્ય કોઈ નથી એમ શ્રદ્ધા રાખી મારી સેવા કરે છે તેઓ એ બેમાં વિશેષ યોગ જાણનાર છે એટલે જે સગુણ ની ભક્તિ કરે છે ઉપાસના સેવા કરે છે એને ભગવાન અહીંયા શ્રેષ્ઠ બતાવી છે શાવંતકાએ ભક્તિયોગની અંદર એવી આજ્ઞા કરી કે અહીંયા જે ભગવાન સાકારતાની વાત કરી રહ્યા છે કે જે મારા આવા સ્વરૂપમાં પોતાના મનને સ્થિર કરે છે એ કેમ કે વિશ્વરૂપ દર્શન યોગની કન્ટિન્યુએશનમાં આ વાત આવી રહી છે એટલે જે વ્યક્તિ ભગવાનમાં આવા સાકાર સ્વરૂપનું ભજન કરે છે એ ભગવાનની વ્યાપકતાને સમજીને ને વ્યાપકનું સગુણ થવું એવા રૂપનું ભજન એ વ્યક્તિ કરે છે તો માત્ર સગુણતાની વાત નથી પણ વિશ્વરૂપ દર્શન દ્વારા ભગવાને પોતાનું જેવું સ્વરૂપ પ્રકટ કર્યું એવા સ્વરૂપ વાળા જ આ રૂપ છે એવી જાતની વિરુદ્ધ ધર્માશ્રયતાને સ્વીકારીને એ સગુણ રૂપની ભક્તિમાં તત્પર થાય છે એને ભગવાન અહીંયા યુક્તતમ કહી રહ્યા છે એવો અર્થ ત્યાં કર્યું છે આ શ્લોકમાં હવે આના પછીના જે ત્રણ શ્લોક છે એની અંદર જે અવ્યક્ત રૂપની ઉપાસના અક્ષરની ઉપાસના જે કરે છે એના માર્ગની ક્લિષ્ટતાનું નિરૂપણ અહીંયા ભગવાન હવે કરે છે એટલે કમ્પેરેટિવલી એ વાતને અહીંયા લઈ રહ્યા છે યે તો અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યમ ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ સન્નિયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતા શ્લોકાર્થ પરંતુ જેઓ ઇન્દ્રિયોને નિયમમાં રાખી સર્વત્ર સમાન બુદ્ધિવાળા થઈ સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા થઈ અનિર્દેશ્ય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય કૂટસ્થ અચલ અને નિત્ય એવા અક્ષરની ઉપાસના કરે છે તેઓ મને જ પ્રાપ્ત કરે છે વિવેચન તું પરંતુ શબ્દ ભેદ દર્શાવે છે તેથી ભગવાનની ઉપાસના કરનારમાં ભેદ છે અક્ષરમાં અને ભગવાનમાં ભેદ સ્પષ્ટ જ છે અક્ષર અનિર્દેશ છે એટલે વાણીથી નામ આપી શકાય નહીં તેવું છે જ્યારે ભગવાનના પોતાની ઈચ્છાથી અલૌકિક નામો હોય છે અક્ષર અવ્યક્ત છે જ્યારે ભગવાન વ્યક્ત છે અક્ષર સર્વત્ર રહેલું છે જ્યારે ભગવાન ભક્તોથી જ પ્રાપ્ય છે અક્ષર અચિંત્ય છે જ્યારે ભગવાનનું ભક્તોથી ચિંતન થઈ શકે છે અક્ષર કૂટસ્થ હોવાથી સર્વને સમાન અથવા સાધારણ છે ભગવાન અસાધારણ છે અક્ષર અચલ એટલે સ્થિર છે ભગવાન વિહાર કરે છે અક્ષર ધ્રુવ અર્થાત સ્થિર રૂપ છે ભગવાન તે ધામમાં રહેનાર ઈશ્વર છે તેથી જેઓ અક્ષરની ઉપાસના કરે છે તેઓને બ્રહ્માનંદની અથવા મારા સ્થિર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તો અહીંયા મારા મને જ એ પ્રાપ્ત કરે છે એનો મતલબ એ છે કે ભગવાનના કેમ કે એ અવ્યક્ત રૂપનું ભજન કરે છે તો એ અવ્યક્ત સ્વરૂપને આ જીવો પ્રાપ્ત કરે છે કે જે લોકો ભગવાનના એ અવ્યક્ત કે નિરાકાર સ્વરૂપનું ભજન કરે છે તો એની સાધના પણ જે તમે પૂછી રહ્યા છો અહીંયા બતાવેલી છે કે જેઓ ઇન્દ્રિયોને પોતાના નિયમમાં રાખી સર્વત્ર સમાન બુદ્ધિવાળા થઈ એટલે એમની વ્યાપકતાને સમજીને બ્રહ્માત્મક બુદ્ધિ રાખે છે સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા થઈ એટલે ચરાચર બધાને ભગવદ રૂપ જાણે છે અને અનિર્દેશ ને અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય કુટસ્થ અને અચલ નિત્ય એવા અક્ષરની ઉપાસના કરે છે એટલે આવી રીતે ઉપાસના કરે છે આ એમની ઉપાસનાનો પ્રકાર આવો છે એવો સમજ પડી પછી અક્ષર ની ઉપાસના કરે મતલબ નજીક જવું બીજું એમાંથી પ્રતિષ્ઠા કરી એવું એનો આગળ <laughs> પણ આઠમા અધ્યાયમાં ને ત્યાં પણ એ વાતો કહી ચુક્યા છે આ બધી વાતો જે અક્ષરોપાસના અને ધ્યાન સાધના કે ધ્યાન યોગના રૂપમાં રિપીટેડલી આ વાત આગળ પણ કહેવાય છે ને હજી પણ કહેવાતી છે યદક્ષરમ વેદ વિદો હંતી વિશંતિ યતયો વીત રાગા યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે સર્વદ્વારાણી સંયમ્ય મનોહૃદય નિરુદ્ધ છે આ બધું આગળ આઠમા અધ્યાય એ જ ઉપાસના એટલે આવા સ્વરૂપની જે વ્યક્તિ ઉપાસના કરે છે એ ભગવાનના એવા નિરાકાર ને પ્રાપ્ત કરે છે એટલે જેમ ભક્તિઓ પ્રેઝન્ટ કર્યું ત્યારે પણ એમ શ્યામભાઈ જે વાત સમજાવી હતી કે જે ભગવાન અક્ષરની અંદર જ ભક્તિ માર્ગીઓનો પણ લય થાય છે અને મુક્તિ માર્ગીઓનો પણ લય થાય છે એ સિદ્ધાંત મહાપ્રભુજી સમજાવે છે પણ ભક્તિ માર્ગી કેમ કે અક્ષરને ભગવાનનું ધામ સમજે છે એટલે એમને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને અક્ષરનું જે બીજું રૂપ છે અવ્યક્ત એની અંદર જ્ઞાન માર્ગીઓનો લય થાય છે તો મને જ પ્રાપ્ત કરે છે એનું તાત્પર્ય છે કે ભગવાનના એવા નિરાકાર સ્વરૂપને એ લોકો પ્રાપ્ત કરે છે ત્યાં શ્રમકાય ભક્તિયોગની અંદર પુસ્તકમાં એવી આજ્ઞા કરે છે કે જેમ એક જ દૂરબીન હોય એમાં એક બાજુથી આપણે જોઈએ તો વિષય આપણને નજીક લાગે અને બીજી બાજુથી જોઈએ તો વિષય આપણને દૂર લાગે એવી રીતે જે જ્ઞાની છે એ વ્યક્તિ જ્યારે ભગવાનના અવ્યક્ત સ્વરૂપનું ધ્યાન કરે છે તો એ અવ્યક્તતાને કેમ કે આપણે સમાવી નથી શકતા કે સમજી નથી શકતા એના કારણે આપણાથી જ્ઞાનીને એ એટલો જ દૂર લાગે છે જેના કારણે એની ભક્તિમાં કે એની ઉપાસનામાં ક્લિષ્ટતા છે ને જે બીજી સાઈડથી એ દૂરબીનને જોઈએ તો વસ્તુ આપણને નજીક લાગે છે તો જે વ્યક્તિ ભગવાનના સાકાર રૂપનું ભજન કરે છે તો એ સાકારતાને કેમ કે આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ કે એ આપણા દ્રષ્ટિગોચર કે આપણી બુદ્ધિ ગમે થઈ શકે એવું ભગવાનનું રૂપ છે એટલે એના ભજનને ભગવાન અહીંયા શ્રેષ્ઠ કહી રહ્યા છે એવું એક્ઝામ્પલ ત્યાં આપ્યું છે એટલે હવે આગળ એ જે અક્ષરની ઉપાસનામાં જે શ્રેષ્ઠતા છે એનું નિરૂપણ પાંચમા શ્લોકમાં હવે ભગવાન કરે છે क्लेशोधिकरस् तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्विरवाप्यते શ્લોકાર્થ અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા તેઓને અધિક ક્લેશ થાય છે કારણ કે દેહીઓને અવ્યક્ત ગતિ દુઃખથી પ્રાપ્ત થાય છે વિવેચન અક્ષરના ઉપાસકોને પણ મારી પ્રાપ્તિ થાય છે પરંતુ તેઓને અવ્યક્ત રીતે જ પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્તિ થયા પછી પણ સુખનો અનુભવ થતો નથી એમ કહે છે અક્ષરના ઉપાસકોને અધિક લેશ થાય છે અને દુઃખથી અવ્યક્ત ગતિ પ્રાપ્ત થાય છે સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા હોય તેવા જ અક્ષરના ઉપાસકોને આ ફલની પ્રાપ્તિ થાય છે મારા અવ્યક્ત દેહરૂપ અક્ષરમાં જીવોનું ચિત્ત આસક્ત છે તેઓને તે અવ્યક્ત જ ગતિની પ્રાપ્તિ થાય પરંતુ તે દેહમાં રહેલા સાક્ષાત રસ સ્વરૂપ આનંદરૂપ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી અવ્યક્ત ગતિની પ્રાપ્તિ થાય છે એટલે તેઓના સ્વરૂપની હાનિ થાય છે મીઠું પાણીમાં નાખવાથી પાણીમાં તેનો લય થાય છે અને પાણી સાથે તેનું લયરૂપ ઐક્ય થાય છે તેમ અક્ષરના ઉપાસકોનું અક્ષર સાથે લયરૂપ ઐક્ય થાય છે વળી અક્ષરની ઉપાસના કરતી વખતે એટલે સાધન દશામાં પણ તેઓને અધિક ક્લેશ થાય છે કારણ કે નિર્વિશેષ અક્ષર સાથે અભેદની ભાવના કરવી એ ક્લેશ વિના થઈ શકે નહીં અક્ષરની ઉપાસનામાં ક્લેશ બહુ છે અને ફલ પણ અવ્યક્ત ગતિ જ છે તે પણ દુઃખથી પ્રાપ્ત થાય છે આથી વિરુદ્ધ ભગવાનની સેવા કરવામાં આરંભથી અંત સુધી આનંદ જ પ્રાપ્ત થાય છે એટલે આ ક્લેશનું કારણ બીજું શંકર બતાવી રહ્યા છે કે અક્ષરને એ જીવ ભગવાનના ધામ રૂપ જાણતો નથી તો એની અંદર બિરાજી રહેલા પરમાત્મા કે પરબ્રહ્મ કૃષ્ણને જાણવાના ન કારણે એ નિરાકાર સ્વરૂપના ભજનની અંદર ક્લિષ્ટતા છે ને બીજું જે શંકર એને આગળના અધ્યાય સાથે કમ્પેર કરે છે કે જે અર્જુનને ભગવાનના વ્યાપક રૂપને સહન ન કરી શક્યા પણ ભગવાન જ્યારે એમના દ્રષ્ટિગોચર થઈ શકે એવા સામાન્ય ચતુર્ભુજ રૂપમાં પ્રકટ થયા એમની સામે તો એ રૂપ અર્જુનથી સ્વીકારી શકાયું તો એવી રીતે અવ્યક્તના ભજનની અંદર ક્લિષ્ટતા એના કારણે છે કે આપણે ક્યારે એ અવ્યક્ત રૂપને સ્વીકારી નથી શકતા કે આપણે એ રૂપને જાણી સમજી કે જોઈ શકતા નથી કે અનુભવી શકતા નથી તો એની ભક્તિમાં કે એની ઉપાસનામાં પણ ક્લિષ્ટતા છે ને એની કમ્પેરિઝનમાં જે સગુણ રૂપ છે એ આપણા દ્રષ્ટિગોચર અને ઇન્દ્રિયોથી ગમ્ય હોવાને કારણે એ ભગવાનના રૂપના ભજન કરવામાં આનંદ પણ છે અને એ રૂપની અંદર ચિત્તનું સ્થિર થઈ જવું પણ સરળ છે ને એની જે સામે જે ફળ છે એની અંદર પણ ભગવાન એ વાત અહીંયા કહી રહ્યા છે કે જે ફલ પ્રાપ્ત થાય છે એ પણ અવ્યક્તની અંદર જેમ મીઠું પાણીમાં ઓગળી જાય એવી રીતે લીન થઈ જવાનું ફળ મળે છે એમાં આનંદનો કોઈ અનુભવ હોતો નથી ને એની સામે જે ભગવાનના ભક્તો છે જે સગુણ રૂપની ઉપાસના કરે છે તો એ જ અક્ષરમાં લીન થાય છે પણ એમનું પરસ્પેક્ટિવ એ અક્ષરને ભગવાનનું ધામ તરીકે સ્વીકારવાનું હોય છે તો એ ધામીની અંદર એમણે કોન્સન્ટ્રેટ કર્યું છે એના કારણે જ્યારે એ જ અક્ષરને ભક્તિ માર્ગીઓ પ્રાપ્ત કરે છે તો એ અક્ષર આનંદરૂપથી એમને પ્રાપ્ત થાય છે હવે હા આગળ એટલે આ જે ભક્તિ યોગ છે એમાં અર્જુનના પ્રશ્નથી અર્જુનના પ્રશ્નથી શરૂઆત થઈ કે અવ્યક્ત અક્ષરની ઉપાસના અને આપની સેવા તો એમાં ઉત્તમ યોગ વિતમ કોણ તો એના માટે આ હવે અક્ષરનું સ્વરૂપ બતાવ્યું ને હવે આગળ ભગવાન ભગવાન આજ્ઞા કરી રહ્યા છે યે તું સર્વાણી કર્માણી મયી સન્યસ્ય મતપરાહ અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેસિત ચેતસામ શ્લોકા કરે છે પરંતુ હે પાર્થ જેઓ સર્વ સર્વ કર્મો મને અર્પણ કરી મને પરાયણ રહી અનન્ય યોગથી જ મારું ધ્યાન ધરતા ધ્યાન ધરતા મને જ ભજે છે તેવા મારામાં પરોવેલા ચિત્તવાળાઓનો હું અલ્પ સમયમાં જ મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર થાઉં છું વિવેચન એ પ્રમાણે અક્ષરની ઉપાસના કરનારાઓનું ફલ કહી ભગવાનની ભક્તિ કરનારાઓના વિશે કહે છે તું પરંતુ શબ્દ ભેદ દર્શાવે છે એટલે જે આગળ અક્ષરનું નિરૂપણ કર્યું ત્યાર પછી હવે જે નિરૂપણ બતાવવામાં આવી રહ્યું છે તું શબ્દથી હવે ભેદ દર્શાવવામાં આવી રહ્યો છે ભગવાનની ભક્તિ કરનારાઓનો વિશેનો હે પાર્થ જેઓ મને સ્વામીને સર્વ લૌકિક તથા વૈદિક કર્મો અર્પણ કરી અન્યનું જેમાં ચિંતન પણ ન હોય તેવા અનન્ય ભક્તિના યોગથી મારું ધ્યાન અને ભજન કરે છે અને જેઓનું ચિત્ત નિત્યપ્રિય પરમાત્મા મારામાં પરોવાયેલું છે તેઓનો હું મૃત્યુ સંસાર સાગરમાંથી અલ્પ સમયમાં જ ઉદ્ધાર કરું છું અહીંયા ભગવાને જે અનન્ય ભક્તિથી પ્રભુમાં જે જોડાયેલા છે તેવાઓનો પ્રભુ અલ્પ સમયમાં જ મૃત્યુ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરે છે એ વાતને સમજાવી અહીંયા અહીં ભગવાન તેસામ અહમ એટલે તેઓનો હું એમ કહે છે તેથી તેઓના સંબંધવાળા જ ભગવાન છે અર્થાત આવા ભક્તોને ભગવાનનો નિત્ય સંબંધ છે એમ સિદ્ધ થાય છે સંસારમાં રહેલા જીવો માત્ર આવી રીતે ભગવાનનું ભજન કરે તેથી તેઓનો ઉદ્ધાર કેમ થાય એવી શંકા કરવી નહીં કારણ કે તેઓનું ચિત્ત ભગવાનમાં પરોવાયેલું હોવાથી તેઓને સંસારનું કોઈ બંધન રહેતું નથી મારામાં જેઓની બુદ્ધિ રહેલી છે તેઓનું કામ કામા માટે કલ્પાતો નથી શેકેલા અથવા ઉકાળેલા દાણા બીજ થઈ શકતા નથી એમ ભગવાને શ્રીમદ ભાગવતમાં કહેલું છે દસમ સ્કંદમાં વેણુ ગીત પછીનો જે પ્રસંગ છે ત્યાં આગળ ભગવાને એમ વાત કરેલી છે કે જેવી રીતે ભૂંજેલા કે બાફેલા બી અંકુરિત થતા નથી તેમ મારામાં એટલે કે ભગવાનમાં જેની બુદ્ધિનો આવેશ છે તેનો કોઈ કામ સંસારના કામનો રહેતો નથી એટલે કે તે ફરીથી સંઘાતને ઉત્પન્ન કરતો નથી એટલે હવે એને સંસાર એને મૃત્યુ સંસાર સાગરમાંથી જે તારે છે તે આ અહીંયા આગળ કહેલું છે એમ ભગવાને શ્રીમદ ભાગવતમાં કહેલું છે તેથી જેમ શેકેલા અથવા ઉકાળેલા દાણા બી તરીકે ઉપયોગમાં આવી નવું વૃક્ષ અથવા છોડ ઉત્પન્ન કરી શકતા નથી તેમ જેઓનું ચિત્ત ભગવાનમાં પરોવાયેલું છે તેઓના કામ વગેરે દોષ સાધારણ માણસોના કામની પેઠે કામની વૃદ્ધિ કરતા નથી તેથી તેઓનો સંસારના સંબંધમાંથી અલ્પ સમયમાં જ ઉદ્ધાર થાય એમાં કંઈ આશ્ચર્ય નથી એટલે જેઓનું ચિત્ત અનન્ય યોગથી ભગવાનમાં લાગેલું છે તેમનું સંસારમાંથી ઉદ્ધાર થાય એ યોગ્ય જ છે એ વસ્તુ અહીંયા ભાગવતજીના વચનથી પણ અહીંયા આગળ બતાવી આ શ્લોક અહીંયા આગળ થયો આગળ હા પ્રશ્ન છે અલ્પ સમયમાં આપણે કેટલી સમયની મર્યાદા લેવી જોઈએ રિપીટ કરો ને હું મ્યુટ કરવા રહી ને એમાં મ્યુટેડ બોલ્યું એમાં તમારો અડધો અવાજ આવ્યો સમયની મર્યાદા રહેવી જોઈએ એટલું જ સમજાયું વધારે ના સંભળાયું એટલે અહીંયા અલ્પ સમય લખેલું છે ને વારંવાર અલ્પ સમય આવે છે એમાં આપણે સમય લેવો જોઈએ કે એની સમય મર્યાદા શું એમ એ તો ભગવાન ના વરણ ઉપર જશે ને ભગવદ ઈચ્છા ભગવાને જયારે નક્કી કર્યું છે એ ફલ દાન કરવાનું એ રીતે વાત હોઈ શકે એવું મને સમજાય છે કોઈને કાંઈ બાબતમાં વધારે ખબર હોય તો કહી દો <laughs> પણ આવું ચિત્ત સ્થિર થાય તો એમાં જ આપણો ટાઈમ નો ઠેકાણો નથી ના થઈ ગયા પછી તો તો તારા જ થઈ જાય કેટલું એમ ચોરાસી ભગવાન વૈષ્ણવ ની વાર્તાઓમાં આવે છે એમનું મન ચિત્ત સ્થિર થઈ ગયું તો તરત જ ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા પછી ક્યાં સમય લાગે છે જે આ ટાઈમ લાગે છે આપણને ચિત્ત કરવામાં લાગે છે એના પછી તો ઠાકોરજી તો એ પ્રકટ થઈ જાય છે ને તરત એમને विलंब नहीं लगाता ध्यान में ध्यान में बुद्धि में प्रकट हो जाता હા આમાં અમૃત તરંગીણીમાં એક છેલ્લે એક લાઈન લખેલી છે કે વિલંબ નહીં લગાતા ધ્યાન में मूर्ति में प्रकट हो जाता हूँ તો આ ધ્યાન में मूर्ति में प्रकट हो जाता हूँ એનો અર્થ કઈ રીતે સમજવાનો હા એટલે અહીંયા એમ જે કહ્યું ને કે અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તો એના માટે અમૃત તરંગીણીકાર અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે મામ ધ્યાયંત એ પદ જે છે ને એનો અર્થ કર્યો છે મત ધ્યાનમ કુરવંત ઉપાસતે એટલે સેવન તે મૂર્ત્યાદિસુ ઇતિ શેષ એટલે જે ઉપાસના જે છે એટલે મત ધ્યાયંત એટલે મારું ધ્યાન કરવું અને ઉપાસતે એટલે સેવા સેવા કે મૂર્તિ વગેરેમાં જે પ્રભુની સેવા અર્ચન અર્ચન વગેરે જે પ્રકાર છે તે મૂર્તિમાં કરવું એ વસ્તુ બતાવી કારણ કે આગળ બતાવ્યું ક્લેશો અધિક તરસ તેસામ એટલે અવ્યક્તની જે ઉપાસનાનો પ્રકાર છે એ તો હમણાં જે રીતે કહ્યું એ રીતે નથી તો પ્રભુનો સેવાનો કે ઉપાસનાનો પ્રકાર કેવી રીતે છે તો મૂર્ત્યાદિ સુખ મારી પાસે અહીંયા મૂળ જે સંસ્કૃત વચન છે એમાંથી મેં જેટલું સમજાયું એટલું કહ્યું છે વિશેષ જે સમજાયું એટલે લાઈક જે આ આ જે શ્લોકનું જે વિવેચન છે કે જે બી ભક્ત જે હોય તો ભગવાનમાં પોતાનું ધ્યાન સ્થિર થઈ ગયું છે એના માટે છે તો એના પછી ધ્યાન મેં મૂર્તિ મેં પ્રગટ હો જતા હું જે લાસ્ટમાં લખે છે એ વિલંબ નહીં લગાતા ધ્યાન મેં મૂર્તિ મેં પ્રગટ હો જતા હું તો એ પછી મૂર્તિમાં પ્રગટ થયું એટલે કઈ રીતે કયા અર્થમાં લેવા આ જે છે ને સાતમા શ્લોકના વિવેચનમાં છે નચિરાત શીઘ્રમેવ નચિરાત શબ્દનો અર્થ છે જલ્દી અહમ સ્વામી હું થાઉં છું શું થાઉં છું ધ્યાને મૂર્તવા પ્રકટો ભવામી ધ્યાનમાં પ્રકટ થાઉં છું અથવા જે મૂર્તિમાં ધ્યાન કરી રહ્યો છે મૂર્તિમાં હું પ્રકટ મૂર્તિ રૂપમાં પ્રકટ થાઉં છું તાત્પર્ય એ છે કે આંતર પ્રાકટ્ય અથવા બાહ્ય બહિઃ આમાં શું ટ્રાન્સલેશન છે विलम्ब नहीं लगाता ध्यान में मूर्ति में प्रकट हो जाता मतलब અર્ધવિરામ નથી એટલે વચ્ચે વાનો અર્થ છોડી દીધો છે ધ્યાને મૂર્ત વા આ જે અર્થ કર્યા છે ને ટ્રાન્સલેશન હિન્દી એ મથુરા માથુર ચતુર્વેદ વિદ્યાલયનો જે પ્રિન્સિપલ છે હતા વાસુદેવ કૃષ્ણ ચતુર્વેદી ચોબેજી કર્યું છે ટૂંકમાં હવે એમાં કેટલું પોતે કર્યું હશે અથવા એમના વિદ્યાર્થીઓને કહી દીધું એક એક અધ્યાયનું તમે કરી કાઢો એમ એમાં ઘણું બધું છૂટી પણ ગયું છે શ્લોક આગળ પાછળ પણ થઈ ગયા ઘણો પ્રલય થયો છે હમ વહુની બનશે સાસુ ચાલુ કરી રૂમાલ કે એવું મોઢા બંધ રાખી દઈએ ને તો અવાજ ઓછો થઈ જાય સાયલેન્સરનું કામ કરે હા દબાવી દેવાનું મોટું લૂચો હા આગળ કોનો છે કરો મય્યેગો આદર્શ आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय હવે આગળ કહી રહ્યા છે કે મારામાં જ મન રાખ મારામાં બુદ્ધિનો પ્રવેશ કરાવ હવે પછી તું મારામાં જ રહીશ એમાં સંશય નથી એટલે આગળ જે ભગવાને કહ્યું ને કે તું બધા કર્મ મને અર્પણ કરીશ ને એવી રીતે તું કરીશ તો હું તને આ જે મરણ ધર્મયુક્ત જે શરીર છે તે તને ફરીથી પ્રાપ્ત નહીં થાય એટલે કે તને મૃત્યુ સંસાર સાગરથી તારો હું ઉદ્ધાર કરીશ એ જે વાત કહ્યું ત્યારે એના માટે હવે આગળ કહ્યું આ રીતે વિવેચનમાં કહે છે કે એ પ્રમાણે મારા ભક્તોનું હું અલ્પ સમયમાં જ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું તેથી હર કોઈ સંબંધથી પોતાને વિશે મન રાખનારને નિર્ગુણ બનાવનાર પ્રકટ સ્વરૂપ પુરુષોત્તમ પરમાત્મા મારામાં જ મન રાખ તેમજ સંકલ્પ વિકલ્પ રૂપ બુદ્ધિનો પણ મારામાં જ પ્રવેશ કરાવ આ પ્રમાણે કરવાથી તું મારામાં જ રહીશ પરંતુ અક્ષર વગેરે ધામમાં તારો લય થશે નહીં અથવા તું મારામાં જ રહીશ એટલે તું મારી સેવા માટે સદા મારી સમીપ રહીશ એમાં કોઈ સંશય નથી આટલી વસ્તુ આ આઠમા શ્લોકમાં બતાવી વિચારણી છે સંકલ્પ વિકલ્પ બુદ્ધિનો પણ મારામાં પ્રવેશ કરાવે એટલે શું એટલે પહેલા જેમ આગળના શ્લોકમાં એ વાત આવી કે સંકલ્પ વિકલ્પ કરવું એ મનના ધર્મો છે ને એમાંથી બુદ્ધિ કઈ નિશ્ચય કરે છે એમાંથી આગળ તો ભગવાન એમાં કહી ચુક્યા છે એટલે હવે તો વિચારવાનો કોઈ સ્કોપ જ નથી ને લક્ષણ જ પહેલા જ એક શ્લોકમાં એવા બતાવી અહીંયા રાજા મને એટલું સમજાય છે કે અમૃત તરંગીણીકાર અહીંયા આગળ એમ શંકા ઉઠાવી અને પછી આ શ્લોક લઈ રહ્યા છે કે જો ધ્યાન વગેરે વડેથી પણ જો ઉત્તમ ફલની પ્રાપ્તિ થઈ શકે છે તો પછી સાક્ષાત ભગવત ભગવત ભજન કરવા માટે શું કામ કહેવામાં આવી રહ્યું છે તો ત્યાં આગળ પછી અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે આવી રીતે તું બુદ્ધિ એટલે વ્યાવસાયિકાત્મિકા બુદ્ધિ એટલે એકમાત્ર પ્રભુમાં જ બુદ્ધિ જો રાખીશ તો એના કારણે હવે આગળ તને આગળ કોઈ સંશય નહીં રહે તારા ઉદ્ધાર થવામાં આગળ કોઈ સંશય નહીં રહે એટલું મને સમજાય છે એટલે આગળના શ્લોકમાં પણ આપણે એ તો વાત કીધી ને ભગવાને એટલે જેઓ બધા કર્મોને મને અર્પણ કરે છે મને પરાયણ રહે છે અનન્ય યોગથી મારું જ ધ્યાન કરે છે મને ભજે છે તો ત્યાં પણ અમૃત તરંગીણી દ્વારા છેલ્લે તો એ વાત કીધી કે હું એને પ્રાપ્ત થઈ જાઉં છું મતલબ ભગવત સ્વરૂપમાં એના સામે પ્રકટ થઈ જાઉં છું તો ત્યાં કેવલ જે ભગવાનનું ધ્યાન કરે છે એની વાત તો છે નહીં સેવા કરે છે ભક્તિ કરે છે એની પણ વાત છે પછી એને રિપ્યુટેશન થયું ને એટલે મારી ખાલી પ્રોબ્લેમ એટલી છે કે વ્યક્તિ ધ્યાન કરતો હોય કે સેવા કરતો હોય કે કથા કાંઈ પણ હોય પણ એની બુદ્ધિ તો ભગવાનમાં પ્રવિષ્ટ છે જે અનનિશ્ચિતથી મારામાં જેને પોતાના મનને સ્થિર કરી લીધું છે એવું હવે સાતમા શ્લોકમાં ભગવાન આજ્ઞા કરી ચૂક્યા છે તો હવે મારામાં બુદ્ધિનો પ્રવેશ કરાવો તો એ તો થઈ જ ચૂક્યો છે મને આમાં આટલું જ સમજાઈ રહ્યું છે જે જે અથવા બીજું કોઈ પણ સમજાવે તો કરી રહ્યા છે નિરૂપણ કર્યા પછી એમ કહીને હું એના શું થશે તેશામાં સર્વસ્યુ સંસાર સાગરા બુદ્ધિ રાખનો વિવેચન જે છે એ પ્રાચીન વ્યાખ્યાકારોની ટીકાઓને લઈને અને આધુનિક શૈલીથી અનુવાદિત છે મૂળ શ્લોકમાં શું કહ્યું હતું મારા મન રાખનારો થા મનનો ધર્મ સંકલ્પ વિકલ્પ છે હવે એનો અનુવાદ એમ કરવો જોઈતો હતો જો લિટરલ ટ્રાન્સલેશન કરવું હોય તો કે મારામાં મન રાખનારો અર્થાત તારા સંકલ્પ વિકલ્પ મારા વિષયમાં થાય મારામાં બુદ્ધિ રાખનાર અર્થાત તારો નિશ્ચય છે એ પણ મારા વિષયમાં થાય હવે એમણે રનિંગ ટેસ્ટની અંદર મૂળના વચનને પણ અને વચનના શબ્દોના અર્થને પણ સાથે સાથે લઈ લીધું છે એટલે આપણા મનમાં બધા થાય છે એટલે આમ કદાચ ચર્ચા થઈ ગઈ છે આગળ કે અહીંયા એવું કહ્યું છે કે અક્ષર વગેરે ધામમાં તારો લય થશે નહીં આગળ અક્ષરને એક નિરાકાર કહ્યું અને ધામ તો બંને એક સમાન જ લેવાના છે શબ્દો કોઈક જગ્યાએ અક્ષર ધામ એ રીતે વાપરે છે શબ્દ અહીંયા આગળ ગીતાજીમાં કોઈ જગ્યાએ અક્ષર નિરાકાર નિરાકારમાં તારો લય થશે અથવા એ લોકોનો નિરાકારમાં લય થાય છે તો ધામમાં અને નિરાકારમાં બેમાં શું ડિફરન્સ છે અક્ષર એ તો પ્રભુનું અક્ષર પ્રભુના ચરણ સ્થાનીય પણ છે પ્રભુનું ધામ પણ છે પછી આ અક્ષર નિરાકારના રૂપે પણ એનું વર્ણન થાય છે તો જુદા જુદા જુદા સ્થાનમાં જુદા જુદા વખતે એનું તે તે રૂપમાં એનું વર્ણન કરવામાં આવે છે તો મને લાગે છે ત્યાં સુધી ક્યારેક ભગવાન કે ક્યારેક પુરુષોત્તમ એવી રીતે જો ભગવાન માટે પણ કહી કહેવાય રહ્યું છે તો અક્ષર માટે પણ કુટસ્થ અચલ ધામ ચરણ સ્થાનીય એવા અલગ અલગ નામોનું નિરૂપણ અક્ષર માટે કરવામાં આવી રહ્યું છે એવું મને સમજ હા એટલે એ તો બરાબર પણ જો તમે અક્ષરધામ એમ કહેશો ને તો ધામમાં તો પછી ભલે ભગવાન ભગવાનનો આપણને સંયોગ ના થાય પણ ભગવાન વિરાજતા તો હોય જ છે તો પછી એ નિરાકાર કેવી રીતે થશે કન્ફ્યુઝન મને અહીંયા થાય છે એટલે બધા બધા બહુ જૂના જ પ્રશ્નો છે આ બધા કે જ્યારે આપણે જાતે જાતે અમે ગીતાજીનું અધ્યયન કરતા હતા ત્યારે કે જ્યારે અક્ષર અહીં કરે છે પરંતુ અક્ષર વગેરે ધામમાં તારો લય થશે નહીં તો તો થશે નહીં મતલબ જો થતો હોય થવાનો હોય તો ધામ ધામમાં તો કોઈ રહેવા વાળું હોય ભલે ભગવાન મળે ના તો તો પછી નિરાકાર કેવી રીતે કહી શકાય એમ એના બે રૂપ બતાવ્યા ને મહાપ્રભુજી સિદ્ધાંતાવલીમાં એ તો કે છે કે અક્ષર ના બંને રૂપો છે જેમ ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે એવી રીતે એક અક્ષર ભગવાનના વૈકુંઠ ધામના રૂપમાં પણ છે ને બીજું અક્ષર ભગવાનનું એવું નિરાકાર સ્વરૂપ છે જેના દ્વારા જગતને ભગવાન પ્રકટ કરવા ઈચ્છે છે હવે એ નિરાકાર સ્વરૂપનો મતલબ એવું નથી કોઈ નિરાકાર સ્વરૂપ અલગ છે ને જગત અલગ છે જગતની વ્યાપકતાને જ અહીંયા અક્ષરથી ભગવાન કહેવા માંગે છે કે બધા નામરૂપ કર્મોમાં ભગવાન પ્રકટ થયા છે ને એ બધા ભગવાનનું રૂપ છે તો એ વ્યાપક રૂપ ભગવાનનું અક્ષર છે એવી રીતે હવે જ્યારે ધામરૂપ એને આપણે કહેવા માંગીએ છીએ તો જેમ નીતિલીલાના વિષયમાં કે વૈકુંઠના વિષયમાં એ છે કે ત્યાં બધું અપરાકૃત છે અલૌકિક ધર્મયુક્ત છે આનંદ ત્યાં હંમેશા પ્રકટ છે હવે એ બધા સેન્સોમાં અક્ષર થી ભગવાનનું ધામ છે મતલબ અત્યારે આપણે જેમ કોઈનું ઘર ને મહેલ ને બગીચો ને જોઈએ એવું એક્ઝેક્ટલી ત્યાં ઇમેજિન કરવાની જરૂર નથી પણ એવી કોઈ સૃષ્ટિ છે કે જ્યાં આનંદ પ્રકટ છે અને અપરાકૃત ધર્મો છે એવું તાત્પર્ય સમજવું જોઈએ એ તો બરાબર છે વાત એ તો સિદ્ધાંત ક્લિયર થઈ ગઈ પણ પછી અહીંયા ધામ એમ શું કે નિરાકારમાં લઈ તો દરેક વખતે શબ્દ એક જ હોવો જોઈએ નિરાકાર અક્ષર ધામ જો કહેશો તો પછી ભગવાનનું રહેવાનું નિવાસસ્થાન થઈ ગયું ભલે કોઈ જ્ઞાનીને ભગવાન ત્યાં મળતા હશે ને કોઈકને નહીં મળતા હોય પણ નિવાસસ્થાન તો થયું કે ના થયું એ થઈ જાય છે ને જેમ પાણીમાં નમક મળે એવી રીતે એ અહીંયા ફરીથી એ જ વાત કરી રહ્યા છે ને કે આ પ્રમાણે કરવાથી તું મારામાં જ રહીશ પરંતુ અક્ષર વગેરે ધામમાં તારો લય થશે નહીં એટલે જે જ્ઞાનીઓની મુક્તિ છે એવી મુક્તિ તને નહીં મળે તો જ્ઞાનીઓની મુક્તિ અક્ષર અક્ષરધામમાં નથી થતી ને નિરાકારમાં થાય છે ને એટલે મને એમ છે હંમેશા કે લિટરલ શબ્દોમાં જ્યારે આપણે અક્ષરનું એવું વિભાજન બે પાર્ટમાં કહીએ છીએ એવું એક્ઝેક્ટલી દરેક જગ્યા ગીતાજીનામાં નહીં સમજવું જોઈએ પણ ભગવાન જયારે એમ કે છે કે અક્ષર વગેરે ધામમાં તારો લય નહીં થાય મતલબ જે એવા પ્રાકૃત બધા છે જેમ અક્ષર પણ કોઈ દિવસ નાશવંત છે અને દેવતાઓના લોક પણ ખતમ થવા વાળા છે એવી ગતિ તારી નહીં થાય પણ તું મને પ્રાપ્ત કરીશ તાત્પર્ય એટલું છે એવું સમજ એટલે મોક્ષ માર્ગીઓને જેમ અક્ષરમાં લય થઈ જાય કે અક્ષર પણ કોઈક ના કોઈક દિવસ તો પ્રાકૃત પ્રલય થશે ત્યારે ભગવાનમાં લીન થઈ જશે તો બધું જ નાશવંત છે પણ ભગવાન એ બધાથી ઉપર છે તો ભગવાન જયારે ફલનું તારતમ્ય પોતાનાથી અને બીજાથી બતાવવા માંગે છે તો એમાં અક્ષરને પણ ઇન્ક્લુડ કરે છે કે અન્ય બધાની જેમ આફ્ટર ઓલ અક્ષર પણ એવું જ કોઈક રૂપ છે જેને મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે ગણિતાનંદ છે ને અગણિતાનંદ છે તો ભગવાન જ્યારે મુક્તિનો ડિફરન્સ બતાવે છે ત્યારે એવી આજ્ઞા કરે છે કે અક્ષર વગેરે ધામોમાં એટલે જે અન્ય બીજા દેવતાઓ છે કે અન્ય લોક છે એવી રીતે અક્ષર પણ છે એ બધામાં તારો લય નહીં થાય પણ તું મને પ્રાપ્ત કરીશ હવે ભગવાનને પ્રાપ્ત કરીશ એમાં ભગવાન કોઈ પણ રૂપમાં એને પ્રાપ્ત થાય જેટલા પણ આપણી સેવા ફલમાં મહાપ્રભુજી બતાવે એવી રીતે કોઈ પણ રીતે સેવોપયોગી દેહના રૂપમાં કે સાયુજ્યના રૂપમાં ગમે એમ પણ એ ભગવાનને પ્રાપ્ત કરશે હવે ભગવાનને પ્રાપ્ત કરવામાં અક્ષર એનું માધ્યમ બનતું હોય કે ભગવાનના ધામરૂપ અક્ષર છે જેમાં એને સાયુજ્ય મુક્તિ મળે કે સાલોક્ય મળે કે સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય તો ભલે થાય પણ જે જ્ઞાન યોગીઓનું જેવું ફલ અક્ષર બને છે એવું ફલ એ બને મારામાં એટલે પુરુષોત્તમમાં અક્ષરમાં નહીં એટલે અક્ષર માં પણ નહીં ધામરૂપ અક્ષરમાં નહીં એટલે એમના પુરુષોત્તમમાં મૂળ રૂપમાં ધામરૂપ એટલે જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં વૈકુંઠ નહીં વૈકુંઠમાં નહીં પણ મારામાં જ પુરુષોત્તમ સાહેબ એવી રીતે સમજવું વલ્લભજી એવી રીતે એટલે સાયુજ્ય થશે એવું અર્જુન અર્જુનને ભગવાન કહી પુરુષોત્તમજી એક ખુલાસો નથી કર્યો પણ આ વલ્લભજીએ જે કર્યું છે ને એનો અર્થ નાનુભાઈ લીધો છે અત્ર એવકારો અન્ય સર્વધર્મ વ્યાવૃત વ્યાવૃત્યર્થકત્વાત વક્ષ્યમાણ સર્વધર્મ પરિત્યાગે બીજભૂત ઉક્ત અત ઊર્ધ્વમ ભાવાનંતરમ મય્યેવ નિવસિષ્યતિ ન તો અક્ષરાદૌ ધામની किंतु मत रूपे અક્ષર વગેરેમાં નહીં ધામમાં નહીં પરંતુ મારામાં જ એટલે જ્ઞાનીઓને અક્ષર ધામની પ્રાપ્તિ થાય છે મતલબ એવું થયું ને પછી આપણે ઉતાવીએ વાતને તો ખાલી અક્ષરમાં લય થાય છે એવું નહીં અક્ષર રૂપ ધામની પણ પ્રાપ્તિ થાય છે એવો મતલબ થયો કે ના થયો આપણે એને ધામ કહીએ છીએ જ્ઞાની થોડો ધામ માને છે આપણે કહીશું ત્યારે આપણે એમ કહીશું એમને ધામરૂપ અક્ષરની પ્રાપ્તિ છે આપણે એને ધામરૂપ પણ જાણી રહ્યા છીએ જ્ઞાની એને ધામરૂપ જાણતો જ નથી તો એને તો અક્ષર જ મળી રહ્યું છે તો જૂનું જૂનું બહુ યાદ નહીં રાખવાનું ફોર્મેટ કરી દેવાનું મગજમાં હોય તો બધાને તકલીફ થઈ જાય દાદુલાલ ગાંધી ફરીથી વિવેચનમાં છેલ્લે એમ કે પુસ્તકો ખોલવી પડે છે અમને ફરી વિવેચનમાં એ કીધું કે અથવા તું મારામાં જ રહીશ એટલે તું મારી સેવા માટે સદા મારી સમીપમાં રહીશ એમાં કોઈ સંશય નથી નાનુભાઈ નો અર્થ તો પછી એવું ક્રિએટ થાય છે કન્ફ્યુઝન નથી નાનું ભાઈ એમ માની રહ્યા છે કે જેમને ભગવાને પોતામાં લય કર્યો પછી એને પુનઃ સ્વરૂપ માંથી પ્રકટ કરી અને લીલામાં એને તો ભક્તિ માર્ગી સાયુજ્ય છે સેવા લય થઈ ગયો પુરુષોત્તમમાં આપણું સાહિત્ય પ્રભુ એને લીલામાં પ્રગટ કરીને એના સાથે સેવા ફલવાળું ગુસાઈ એટલે જેને અહીંયા એમણે એવું કીધું ને કે તું મારી સેવા માટે સદા મારી સમીપમાં રહીશ એમાં રૂપ હોય ઠાકોરજી પોતાનાથી એને અલગ રાખ્યો હોય તો તો સેવા પોસિબલ હોય ને જેને સેવોપયોગી દેહની પ્રાપ્તિ કે એવું પણ આપણે કહેતા હોઈએ એટલે જ્ઞાન માર્ગીય લયની વાત નથી અહીંયા આગળ કે જેમાં ફરીથી પાછું પ્રગટ ના થવાય પેટમાં નાનું કે અહીંયા તો છે આગળ સમય થયો છે આપ આજ્ઞા કરો જે જે આજ્ઞા કરે એમ કરી કાલે કાલે